જ્ઞાન છેલ્લે લાસ્ટ લાસ્ટ આપણે બારમો અધ્યાય સ્ટાર્ટ કર્યો હતો એમાં સૌથી પહેલા અર્જુન એ પ્રશ્ન કરે છે કે ભગવાનના સગુણ અને નિર્ગુણ નિરાકાર અને સાકાર જે બે રૂપ છે એમાંથી કોના ભજનને ભગવાન ઉત્તમ ગણે છે એ અર્જુનના પ્રશ્નથી અધ્યાયની શરૂઆત થાય છે બીજા શ્લોકની અંદર ભગવાન એને આજ્ઞા આપે છે કે ભગવાનનું જે સગુણ રૂપ છે એનું જે ભજન કરે છે એ યોગીને ભગવાન સર્વશ્રેષ્ઠ માને છે ત્રીજા અને ચોથા શ્લોકની અંદર અક્ષરના ઉપાસનાનો પ્રકાર ભગવાન બતાવે છે કે જેઓ ઇન્દ્રિયોને નિયમમાં રાખીને અક્ષરની ઉપાસના કરે છે એઓ પણ ભગવાનના જ અક્ષર રૂપને પ્રાપ્ત કરે છે પાંચમા શ્લોકની અંદર ભગવાને એવી આજ્ઞા કરી કે અક્ષર જે છે એ અવ્યક્ત નિરાકાર રૂપ હોવાથી એ એનામાં ચિત્તને સ્થિર કરવું એ સાધનામાં પણ ક્લેશ છે અને અંતમાં જે ફલ મળે છે એની અંદર પણ કોઈ વિશેષ સુખ જેવો અનુભવ થતો નથી એટલે એ રીતે અક્ષરની ઉપાસનામાં સાધન અને ફલ બંનેની અંદર ભગવાને ક્લિષ્ટતા બતાવી છઠ્ઠા અને સાતમા શ્લોકની અંદર ભગવાન પછી ફરીથી પોતાની સગુણ ભજન જે કરે છે એમના વિષયમાં આજ્ઞા આપે છે કે જે લોકો બધા કર્મોને ભગવાનને અર્પણ કરે છે અનન્ય યોગ થી ભગવાનનું ધ્યાન કરીને એમને ભજે છે એવા ભગવાનમાં પોતાના ચેતનને સ્થિર કરવા વાળા લોકો એ અલ્પ સમયમાં મૃત્યુરૂપ સંસારથી તરી જાય છે એટલે ભગવાન એમને ઉત્તમ ફલ આપે છે આઠમા શ્લોકમાં આ વિષયનો ઉપસંહાર કર્યો કે એટલા માટે અર્જુનને ભગવાને આજ્ઞા કરે છે કે તું મારામાં જ મન રાખ મારામાં પોતાની બુદ્ધિનો પ્રવેશ કરાવ ને જો એવી રીતે તું મારામાં પોતાના ચિત્તને સ્થિર કરીશ તો તું મારામાં રહીશ અને હું તારામાં રહીશ એમાં કોઈ સંશય નથી હવે નવમા અધ્યાયની અંદર સોરી નવમા શ્લોકમાં ભગવાનની આજ્ઞા કરે છે એટલે અત્યાર સુધી જે છ સાત અને આઠ ત્રણ શ્લોકમાં ભગવાને કીધું કે તું મારામાં ચિત્તને સ્થિર કરવા વાળો બન કે જે મહાપ્રભુ જેવી આજ્ઞા કરે છે કે ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થઈ જવું તો એ એ વિષયમાં ભગવાને આજ્ઞા કરી હવે જો કોઈ વ્યક્તિ પોતાના ચિત્તને ભગવાનમાં સ્થિર ન કરી શકે તો એના માટે શું ઉપાય છે એ નવમા શ્લોકમાં ભગવાન બતાવે છે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છાપ્તુમ ધનંજય શ્લોકાર્થ હે ધનંજય જો તું મારામાં ચિત્ત સ્થિર ચિત્ત રાખી ન શકે તો પછી અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખ વિવેચન જો એ પ્રમાણે મારામાં સ્થિર ચિત્ત રાખી ન શકે તો અન્ય ઉપાય કહું છું ચિત્ત સ્થિર રાખવાનો અભ્યાસ કર અથવા અભ્યાસથી તેને સ્થિર કરી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખ એટલે જે વ્યક્તિનો ચિત્ત સ્થિર છે ભગવાનમાં અનન્યતા છે એને તો ઠાકોરજીમાં પોતાના મનને સ્થિર કરી લેવાનું છે પણ જેનું નથી થઈ શકતું કે થયું નથી હજી સુધી તો એના માટે એને ઉપાય ભગવાન બતાવી રહ્યા છે કે અભ્યાસ યોગ દ્વારા મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખ આ વિષયમાં ભગવદ્ ગીતા શું ભક્તિ યોગમાં શ્યામકૃષ્ણ એવું કીધું કે મહાપ્રભુજી જે તનુવિત્ત જ્યાં બતાવે છે એ અભ્યાસ યોગ છે એટલે ત્યાં ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ તનુવિત્ત જાતો ચિત્તને કૃષ્ણમાં પ્રવણ કરવું એ ફલ છે પણ જો એ ન થઈ શકતું હોય તો તનુ દ્વારા ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એને ભગવાન અહીંયા અભ્યાસ કહી રહ્યા છે કે એવી અનન્યતા કે ચિત્તની સ્થિરતા ભગવાનમાં લાવવા માટેનો પ્રયત્ન વ્યક્તિએ કરવો જોઈએ એવું ત્યાં બતા એ સાધન નિરોધના રૂપમાં પણ જે કહ્યું છે એ પણ એ જ વસ્તુ છે પછી અહીંયા આગલા આગળના શ્લોકમાં જ કઈ એ વાત પણ ના આવી પાછી અહીંયા સાતમા શ્લોકમાં એ તો સર્વાણી કર્માણી વય સન્યાસે મત પર એટલે એ એવા વ્યક્તિની ભગવાને વાત કરી કે જે કરી ચુક્યા છે એટલે જેમનું મન ભગવાનમાં સ્થિર છે બધા કર્મોને ભગવાનમાં અર્પણ કર્યું છે એવા ભગવાનના સગુણ ભક્તોની જે ફલાવસ્થા છે એનું નિરૂપણ અહીંયા ભગવાને કર્યું છે સાત સોરી સાત અને આઠ બંનેમાં છ સાત અને આઠ ત્રણે શ્લોકમાં એટલે ભગવાન તો એમ કહી રહ્યા છે કે મારામાં ચિત્તને સ્થિર કરવા વાળો બન મારામાં બધા કર્પોને અર્પણ કર એવી રીતે ત્યાં આજ્ઞા આપી છે કે મારો સગુણ ભક્ત હોય મતલબ ભગવાનના સગુણ રૂપની જે ઉપાસના કરવા વાળાઓ હોય એ લોકોએ ભગવાનમાં આવી રીતે પોતાના ચિત્તને સ્થિર કરી લેવું જોઈએ પણ એવું ચિત્તને સ્થિર કોઈ ન કરી શકતું હોય કે થઈ ન શકતું હોય તો ચિત્તને સ્થિર કરવાનો ઉપાય નવમા શ્લોકમાં બતાવે છે એટલે જે રીતે મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરીને કે ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થઈ જવું સેવા છે પણ એ તો ચિત્ત પ્રવણ થયું નથી કે આપણું થઈ નથી શક્યું તો શું કરવું જોઈએ તો જેમ એના ઉપાયમાં મહાપ્રભુજી એમ કીધું કે તત્સિદ્ધ્ય તનો વેતજા એવી રીતે અહીંયા ભગવાન અભ્યાસ યોગ્ય છે એટલે ચિત્તને સ્થિર કરવા માટેનો પ્રયત્ન કરે એવી અરે ત્યાં આ તો કમ્પેરિઝન ખાલી બોલી દો પછી એટલે અહીંયા પ્રશ્ન એ કર્યો છે કે મહાપ્રભુજી જે સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી કે ચેતસ પ્રમાણમ જેવા તત્સિદ્ધે વિત જાય તો પુષ્ટિ જીવો કરશે પણ ગીતાજીનો સર્વ સામાન્ય માટે છે તો એ કેવી રીતે અહીંયા તનો કરે એટલે અહીંયા એક્ઝેક્ટલી તનો વિતજા વાળી વાત એટલા માટે છે કે ભક્તિ નો શટક ચાલીને ભગવાન જ્યારે ભક્તિ વિષયક વાત કરે છે તો ભગવાનના ભક્ત તો ફરીથી એ જ થવાના છે જે લોકોનું વરણ ભગવાન એ રીતે કર્યું છે સર્વસામાન્ય કહેવાનો મતલબ ગીતાનો ઉપદેશ બધા માટે માટે છે પણ ભક્તિમાં અધિકાર તો જેમનું વરણ થયેલું છે એમનું જ રહેવાનું છે હવે તનુવિત સેવા ની સાધના પુષ્ટિમાર્ગમાં મહાપ્રભુ જે બતાવી છે પણ ભક્તિ માર્ગી કોઈ પણ હોય નવદા ભક્તિ તો બધા જ ભક્તો માટે કોમન સાધન છે તો અભ્યાસ યોગ ના ત્યાં શ્યામુકે એવું કીધું કે તનુવિદ્યાની અંદર જેવી રીતે મહાપ્રભુજી એ નવદા ભક્તિને ઇન્કોર્પોરેટ કરી રહ્યા છે સાધન અવસ્થામાં એવી રીતે અભ્યાસ યોગની અંદર જે ભક્ત છે ભગવાનનો એને પોતાના ચિત્તને ઠાકોરજીમાં સ્થિર કરવા માટે શ્રવણ કીર્તન વગેરે બધા સાધનો કરવા જોઈએ જેના માટે પુષ્ટિ માર્ગમાં એને સાધનાના રૂપમાં તનુવિદ્યા બતાવ્યો છે अभ्यासेप्य समर्थोसि मत्कर्म કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી શ્લોકાર્થ અભ્યાસમાં પણ અસમર્થ તો મારા માટે કર્મ કરનાર મારા માટે કર્મ કરતા પણ તને સિદ્ધિ પ્રાપ્ત થશે વિવેચન ચિત્ત સ્થિર રાખવા માટે અભ્યાસ કરવાની પણ તારામાં શક્તિ ન હોય મારી સેવા વગેરે કર્મફળની કામના વિના મારી પ્રીતિને અર્થે જ કર આવી રીતે ફલની કામના વિના કેવલ મારા માટે જ કર્મ કરતા પણ તને સિદ્ધિ પ્રાપ્ત થશે એટલે અહીંયા ત્યાં શ્યામુખ કયા શ્લોકમાં શરણાગતિનો કોન્ટેક્સ્ટ બતાવ્યો હતો કે જેમ મહાપ્રભુજી તનોવિતજા સેવાને મુખ્ય સાધન બતાવ્યું નવદા ભક્તિ કરવી જોઈએ પણ એ કરવા પણ જે સમર્થ ન હોય એ માત્ર ઠાકોરજીને પોતાના આશ્રય માનીને જેટલા પણ કર્મો કરે છે એ પ્રભુ માટે કરે છે ઠાકોરજીને અર્પણ કરીને કરે છે એવી બુદ્ધિથી શરણાગત આશ્રિત થઈને રહેવું જોઈએ એવું આ શ્લોકમાં બતાવ્યું છે પણ અહીંયા હા એમણે આવી રીતે બતાવ્યું એટલે ત્યાં એમાં મને પણ થોડું કન્ફ્યુઝિંગ હતું પણ શ્યામ કરતા એવું કીધું છે કે અભ્યાસ યોગ થી જો આપણે એ સાધન લેતા હોઈએ કે ચિત્તને સ્થિર કરવા માટેનું સાધન તો પછી નવદા ભક્તિ હોવી જોઈએ એ નવદા ભક્તિનો પણ અનુકલ્પ ભગવાન બતાવે છે તો પછી ત્યાં શરણાગતિ હોવી જોઈએ એવી રીતે ત્યાં સમજાવે છે બાકી આ વિવેચનામાં થોડું ખબર નથી આજે આગળના નવમા શ્લોકમાં મને એવું લાગે છે કે જ્ઞાન માર્ગીય કોઈ પ્રકાર બતાવેલો છે અને યહ મને એવું ચિત્ત સ્થિર એટલે ચેતક તત્પ્રમાણમ સેવા આપણે ત્યાં પણ વ્યાખ્યા તો એ જ થઈ ને એટલે ચિત્તને સ્થિર કરવું ચિત્તને કૃષ્ણમાં પ્રવણ કરવું એ સેવા તો ડેફિનેશન તો આપણે પણ એ જ થઈ છે એટલે ત્યાં શ્યામુ કાકા એવું લખ્યું હતું એમાં પુસ્તકમાં કે ત્રણ સૌથી પહેલું અનન્યતા બતાવી છે જેમનું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ છે જ એવો વાત છે હવે એના પછી જ્યારે બીજું અનુકલ્પ એના માટે બતાવે છે કે ચિત્તને સ્થિર કેવી રીતે કરવું તો ચિત્તને સ્થિર કરવા માટે નવદા ભક્તિ ઉપાય છે જેના દ્વારા ઠાકોરજીમાં ચિત્તની સ્થિરતા સંભવી શકે હવે એ નવદા ભક્તિને સાધનાના રૂપમાં મહાપ્રભુજી વિતજા કીધું છે બાકી બીજો કોઈ ફરક એની અંદર નથી એટલે અભ્યાસ યોગથી એ લેવું જોઈએ કે પ્રેક્ટિસ છે ઠાકોરજીમાં પોતાના ચિત્તને સ્થિર કરવાની જે આપણે સેવા દ્વારા કે તનુ વિદ્યા કે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે નવદા ભક્તિથી કરીએ છીએ હવે ત્રીજું એનું પણ અનુકલ્પ ભગવાન બતાવતા હોય અભ્યાસ યોગનું તો એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે વ્યક્તિ નવદા ભક્તિ કરવામાં પણ સક્ષમ ન હોય તો જ્યારે કર્મોના અર્પણ કરવાની વાત આવી છે તો ત્યાં શ્યામક એવું કીધું કે એ વ્યક્તિ નિત્ય નૈમિત્તિકાદી જે કર્મો કરતો હોય કે પોતાના જીવનની જે કોઈ પણ દિનચર્યા હોય એ બધે બધું પ્રભુને હું આશ્રિત છું શરણાગત છું એવી બુદ્ધિથી કરે તો નવદા વ્યક્તિનો પણ અનુકલ્પ કર્મ ને પ્રભુ માટે કરવું એનો તાત્પર્ય આવો જ હોઈ શકે એવી રીતે ત્યાં સમજાવી છે એટલે સેવાને પછી આના બદલે જો અહીંયા લઈએ તો અભ્યાસ યોગમાં શું લેવાનું છે એટલે આ વલ્લભજીએ જે આમાં કર્યો છે એનું જ શ્યામદાએ પણ નિરૂપણ કર્યું છે એમ આવેલું લખ્યું એમ અથ ચિત્તું સમાધાતું ન શક્નોષિ મય સ્થિરમ એમાં અથેથી પક્ષાંતરે અથ શબ્દ એટલે બીજો કયો પક્ષ તો કે છે મુખ્ય કલ્પા સંભવે મુખ્ય પક્ષ સંભવ ન હોય તે સ્થિતિમાં અનુકલ્પ હતી હવે એનો અનુકલ્પ ગૌણ પક્ષ બતાવ્યો ચેત કયું છે અહીંયા मयि चित्त स्थिर सामधातुम न शक्नोसी चेत तो नहीं भूल में जो तुम्हारा में स्थिर रूप से चित्त ने लगा सके एम न हो तो अनिषिद्धो योगो न निष्पत्यते तरी अभ्यास अभ्यास योगे न तत्थिरी कृत्य माम એ તો આને પણ એવી રીતે અહીંયા પણ એટલે અહીંયા અભ્યાસથી તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર પછી યદિ પુનઃ અભ્યાસેપી અંગ સાધને અસમર્થોસી અભ્યાસ યોગની અંદર પણ અભ્યાસ છે યોગના જે અંગો છે પ્રાથમિક એને સાધવા પર સંભવ થઈ શકે છે समर्थ न हो नरेन्द्र भाई उपद्रव करे अभ्यास अंग साधने असमर्थ होती तरी पूजाया मत सेवा परो भव अभ्यास न कर सके तो पूजा परायण था पूजा परायण सेवा परायण थी સેવાપૂર્વમ મદર્થમ કર્માણી ગુરુ એટલે અભ્યાસે સમર્થોથી મતકર્મ પરોમાં ઉભવ મતકર્મનો મતલબ અહીંયા સેવા કે પૂજા અને મદર્થમ અપી કરવાણી કુરવન સ્થિતિમાં મતકર્મ અને મદર્થમ કર્મ તો મતકર્મમાં સેવા પૂજા અને મદર્થની અંદર સેવાપૂર્વક એટલે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતા સ્વધર્મ તો સ્વવર્ણાશ્રમ ધર્મના પાલન પૂર્વક એમ મદર્થમ કર્માણી પૂર્વ પછી અથ તદૈવ શક્તોથી કર્તુમ મધ્યોગમાશ્રિત તો સર્વ કર્મફલ ત્યાગમ એતદપી ન કર્તુમ તું શક્તોથી ચેત આટલું પણ જો તું ન કરી શકે તો મધ્યોગમ મધ્યોગનો મતલબ સંબંધ દિવ્ય સેવકત્વ રૂપમ આશ્રિત સર્વકર્મ ફલ ત્યાગમ ગુરુ મદયોગ મારા યોગનો આશ્રય કર એટલે સેવ સેવક જે ભાવ છે એ ભાવને ધારણ કરીને સર્વકર્મના થી પેદા થતા જે ફલ છે એ ફલની નો ત્યાગ કર એનું તાત્પર્ય શું એ સમજાવી રહ્યા છે એ તદુત્તમ ભવતી ઈશ્વર આજ્ઞયા પરમાચાર્યોપદિષ્ટ શરણ માર્ગત યથાશક્તિ સ્વધર્માચરણમ ઈશ્વર આજ્ઞાથી પરમાચાર્ય જે છે મહાપ્રભુ આદિ એમણે જે શરણ માર્ગનો ઉપદેશ કર્યો છે તે અનુસાર યથાશક્તિ સ્વધર્મનું આચરણ કરે फलादित्यागपूर्वकम् सुखावहमिति मयि भारम् आरोप्य अन्यज्ञानयोगधर्मपरित्यागेन मदाश्रये કૃતાર્થતા અને એ સધર્માચરણ કરે એમાં ફલાદી ત્યાગ પૂર્વકમ સુખાવહમ ઇતિ મયી ભારમ આનો આશય સ્પષ્ટ નથી થયું કે વચન આમાં ભેગું કર્યું છે કે શું કહેવા માંગે છે પણ અહીંયા એટલો આશ્રય સ્પષ્ટ થાય છે કે અન્ય સાધનો જે છે ધ્યાન સંબંધી સાધન છે કે અન્ય કર્મ સંબંધી સાધનો છે એનો પરિત્યાગ કરીને અનન્ય ભાવથી મદાશ્રય કૃતાર્થતા ભગવાનના આશ્રયમાં જ મારી કૃતાર્થતા છે એ જાતનો દ્રઢ ભાવ છે રાખે એટલે મૂળ શ્લોકમાં શું આવ્યું છે અતતદૈવ શક્તોસી वो तो आगे चलियो કર્તુમ અચ્છા એ હવે આવે છે हाँ અચ્છા મદરસા કોઈ કરવાની પૂર્વન સ્થિતિ अब आप चलते हैं, क्या सुने? ત્યાં સુધી છે સારું હા લઈ લો તો હવે આગળ सुनीता बेन વિજય દંડવત પ્રણામ આગળ આગળ જે કરવાની કરમાણીથી મુખ્ય કલ્પને બતાવ્યો ત્યારબાદ જે અથ ચિત્તમ સમાધાતુમાં એમ કહ્યું કે જો તું ચિત્તને સ્થિર ન રાખી શકે તો અભ્યાસ કર અને અભ્યાસમાં પણ જો તું અસમર્થ હોય તો મારા માટે કર્મ કર એનામાં એ આ પણ ના થઈ શકે એના માટે હવે અતિ સરળ ઉપાય બતાવે છે કે અથે <clears throat> અથ એતદ અપ્યાસત્વથી કર્તુમ મધ્યોગમ આશ્રિત સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યથાત્મવાન શ્લોકાર્થ વળી આ કરવાને પણ તું અશક્ત હો તો પછી મારા યોગનો આશ્રય કરી મનને વશ કરી સર્વ કર્મના ફલનો ત્યાગ કર વિવેચન મારી પ્રીતિ અર્થે કર્મ કરવા પણ તું અશક્ત હો તો પછી મારા યોગનો અર્થાત મારા અને તારા સેવ્ય સેવક સંબંધનો આશ્રય કરી એટલે સેવ્ય સેવક ભાવનું સ્મરણ રાખી ચિત્તને વશ કરી સર્વ કર્મોના ફલનો ત્યાગ કર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે આચાર્ય ઉપદેશ કરેલા માર્ગની રીતે ફલની કામના રાખ્યા વિના યથાશક્તિ સ્વધર્મનું આચરણ કરવાથી પણ અંતે સુખ જ પ્રાપ્ત થાય છે એવો નિશ્ચય કરી પ્રભુનું શરણ રાખવાથી પણ કૃતાર્થ થવાય છે આ સંબંધી વિસ્તારપૂર્વક આગળ અઢારમા અધ્યાયમાં જણાવશે એટલે આ શ્લોકમાં આજે અતિ સરળ જે ઉપાય બતાવ્યો એમાં કહે છે કે તું અભ્યાસ કરવામાં પણ અશક્ત છે તો મારી પ્રીતિ માટે જ કર્મ કર અને એ પણ સેવ્ય સેવકનો સંબંધના ભાવનું અનુસ્મરણ રાખીને ચિત્તને વશ કર અને ફલનો ત્યાગ કર તે પણ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે અને આચાર્ય જે ઉપદેશ કરેલો છે એ માર્ગ પ્રમાણે તું કર્મનો કર્મ કરીને ફલનો ત્યાગ કર ફલની કામના રાખ્યા વિના અને સ્વધર્મનું આચરણ કરીશ તો તને અંતે સુખ જ પ્રાપ્ત કરીશ આ રીતે તું પ્રભુનું શરણ રાખીશ તો કૃતાર્થ થઈ એમ વાત કરી રહ્યા છે હવે આને અમૃત તરંગીણીકાર અહીંયા એટલી વાત કરે છે કે જે કર્તમ અસક્તો અસી કહ્યું ત્યાં એમ કે છે કે સમર્થ નથી એટલે કે સ્વરૂપના અજ્ઞાનથી તને મારા સ્વરૂપનું અજ્ઞાન છે એટલા માટે તું મારો મધ્યોગમ એટલે મારો સંયોગ જે છે સ્વામી સેવકના ભાવથી કે એ રીતે તું એનું અનુસ્મરણ કરીને સર્વ કર્મના ફલનો ત્યાગ કર અહીંયા સર્વ કર્મના ફલના ત્યાગમાં એમડી કરણીકાર એમ કે છે કે સંધ્યા વંદન અગ્નિહોત્રાદિના એ બધાના જે સ્વર્ગ ફળ સ્વર્ગ આદિ જે ફળ છે એ ફલોનો તું ત્યાગ કર અહીંયા સર્વ કર્મથી આ રીતે વૈદિક કર્મની વાત કરી છે અને ચિંતા છોડ એનાથી તું મારા માટે જ કર્મ કરવા તું તત્પર થાય એમ કરીને શરણ આવવાની વાત કરે છે એવું મને અહીંયા સમજે અને જે આપણે વલ્લભની ટીકામાં કહ્યું ને એ તો મને પણ ના સમજાય કે સુખાવહ નીતિમય ભાર અમારો પણ અન્ય જ્ઞાનથી જે આપે કહ્યું ને એ રીતે સમજાય હવે આગળ લઉં છું શરણાગતિ ની વાત આવી ગઈ એના આગળના શ્લોકમાં પછી અહીંયા કેવી રીતે યોગ થી શું લેવાનું હવે એકવાર એકવાર એટલે છઠ્ઠા શ્લોકની અંદર આવ્યું ને એ તો સર્વાણી કરવાની એમ એમાં મૈત્રાજા એવું કહ્યું કે જે લોકોને સિદ્ધ થઈ ગયે છે ચિત્ત જેનું થઈ ગયું છે પોરવાઈ ચૂક્યું છે એમની વાત આવી પછી જો આવી રીતે ચિત્ત જેનું પોરવાયું નથી એના માટેની પ્રક્રિયા બતાવી એમાં એક એક શ્લોકની અંદર તનુ વિસર્જા દ્વારા ચિત્ત પરવાની વાત આવી એ પછીના શ્લોકની અંદર શરણ જે તનુ વિત્તજાનો અભ્યાસ નથી કરી શકતા એના માટે શરણાગતિની વાત આવી હવે એ પણ નથી કરી શકતા એના માટે યોગ આ યોગમાં અને તનુ વિત્તજામાં કે શરણાગતિમાં શું ભેદ એ મને ના સમજાયું એટલે અહીં કહ્યું કે વળી આને પણ તું અશક્ત હો એટલે શું કરવાને કે મારા અર્થ સર્વકર્મ કરવાને અથવા તો સંપૂર્ણ મારા આશ્રિત થવાને પણ તું અશક્ત હો તો પછી મારા યોગનો આશ્રય કરવો તો એનો શું મતલબ થયો તો તું તે તારું જે સ્વધર્મનું આચરણ કરી રહ્યો છે ને એ એમાં પણ તું ફલની કામના ન રાખ એ બધા જે લૌકિક વૈદિક કર્મ કરી રહ્યો છે એમાં પણ તું ફલની કામના તો છોડી જ દે અને કેવલ મને આશ્રિત રહે તો એનાથી કૃતાર્થ થવાશે એ રીતે સમજાય એટલે ખાલી અહીંયા આગળ આપણે જે કર્મો કરીએ છીએ એ એટલે લૌકિક વૈદિક જે કંઈ પણ કર્મ કરીએ છીએ એને ભગવાન સાથે જોડવાના શરણાગતિ કે સમર્પણની વાત નથી શરણાગતિ તો છે જ ને કારણ કે પ્રભુ શરણ તો કહી જ છે ને અમૃત તરંગીણીકાર તો એમ પણ કહે છે મધ્ય મધ્યોગમથી કે તું મારા મારા યોગનો સંયોગ જો અથવા તો જે તાદ્રશી ભક્ત છે ને એનો પણ તું આશ્રય કર તારાથી મારા માટે કંઈ નથી થતું તો તાદ્રશમ ભક્તમાં એમ કે છે એટલે કે એને આશ્રિત થઈ થઈને પણ તું એ કર્મના ફળનો ત્યાગ કર એમ કે ના ના એટલે જો એમાં આગળના શ્લોકમાં એવું કહ્યું કે મહાપ્રભુજી જેવા જો કોઈ સમર્થ આચાર્ય હોય તો એમના દ્વારા ભગવાનની શરણાગતિ સ્વીકારવી એટલે સુધીની વાત થઈ ગઈ એટલે હવે કોઈ માર્ગના આશ્રયની વાત આ શ્લોકમાં નથી આવી રહી કારણ કે એવું એ વાત બહુ સ્પષ્ટથી આગળના શ્લોકમાં કહેવાઈ ગઈ હવે પછી અહીંયા મારા યોગ એટલે હવે તો કોઈ કોઈ પ્રણાલીથી આગળ વધવાની વાત જ નથી તો શું સમજવાનું તો શું સમજવાનું તો પછી મને એમ વિચાર આવે એવું સમજવું જોઈએ કે આપણે જે કંઈ પણ વૈદિક વર્ણાશ્રમ જે કંઈ પણ ધર્મો કરીએ છીએ એ વેદમાં કહેલા પ્રમાણે કરીએ છીએ અને એ વેદમાં જે કહ્યું છે ભગવાનની આજ્ઞા છે એ રીતે જો યોગ સમજાય તો આ આ વાત સમજાય બાકી કોઈ માર્ગાઈ થવાથી કે કોઈ પ્રક્રિયાથી કે પદ્ધતિસરની શરણાગતિની કે સમર્પણની વાત અહીં આગળ નથી આવતી તો પછી કયો યોગ તો જે કંઈ વૈદિક વર્ણાશ્રમ ધર્મ કરીએ છીએ એ વેદમાં બતાવેલી રીતથી કરીએ છીએ અને વેદ એ ભગવાનની આજ્ઞા છે કરપીના હોય છે ઠાકોરજીનો જળ આપેલા સંસારમાં બધા કર્મના ફળનો ત્યાગ કરી દેવા એટલે બાધક સાધક ઉપાય ન કરી શકો તો બાધક નો ત્યાગ તાત્પર્ય છે શરણાગતિના સાધક ઉપાય જે છે અને બાધકનો ત્યાગ એમાં ન્યાશય અસદાલાપ આ વાત કોને કહેવામાં આવી રહી છે કે જે ન તો ચિત્તને ભગવાનમાં લગાવવા માટે સ્વતઃ સમર્થ છે ન અભ્યાસ યોગ કરવા સમર્થ છે ન ક્રિયા યોગ કરવા કઈ કરવા છેલ્લે બાકી જે શરણાગતિના સાધક ઉપાય કર્યા એ પણ કરવા સમર્થ તો પછી હવે પ્રોબ્લેમ કંઈક બીજી જ છે આવું આટલું બધું સરળમાં સરળ ઉપાય પણ બતાવ્યો છે એ પણ ન કરી શકે તો એનો મતલબ એ છે કે અન્યાસક્ત છે એને છોડ એટલે દવા તમે સેવન કરો છો પણ જો તમે વિરુદ્ધ આહાર છે એ નથી છોડી શકે આ તો દવાનો પ્રભાવ નહીં થાય તો હવે દવા એકવાર મૂકીને પેલા જેના કારણે સમસ્યા ઉભી થઈ છે એને તમે એના ઉપર અંકુશ રાખો એવું લાગે છે આવે જી જી આગળ હવે આગળ ઉત્તર ઉત્તર જે કર્તવ્ય છે એનું સ્વરૂપ બતાવે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિ અનંતરમ શ્લોકાર્થ કારણ કે અભ્યાસ કરતા જ્ઞાન વધારે સારું છે જ્ઞાનથી ધ્યાન ઉત્તમ છે અને ધ્યાનથી કર્મના ફળનો ત્યાગ ઉત્તમ છે ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે વિવેચન અભ્યાસ કરતા ઉપદેશથી યુક્તિ સહિત સર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય તે સારું તે જ્ઞાન કરતા પણ ધ્યાન ઉત્તમ છે અને ધ્યાનથી પણ સર્વ કર્મનો ત્યાગ ઉત્તમ છે સર્વ કર્મનો ત્યાગ કરવાથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે લાભ અથવા હાનિમાં જય અથવા પરાજયમાં ચિત્તની પ્રસન્નતા અથવા શાંતિ રહે તે શાંતિ શાંતિ પ્રાપ્ત થવાથી કૃતાર્થતા થાય છે અથવા શાંતિ એટલે ભગવાનની ભક્તિમાં સ્થિતિ થવી તે અર્થાત ભગવત ભક્તિ હવે આગળ ભક્તિના સ્વરૂપના શ્લોક આવે છે પણ અહીંયા સુધી એટલી વાત કરી કે આગળ જે ઉત્તમ કલ્પ અને પછી અનુકલ્પ જે બતાયા એમાં જ્ઞાન અભ્યાસ અને ધ્યાન આ ત્રણને એક ઉત્તર ઉત્તર એની એ બતાવી છે કે અભ્યાસ કરતા જ્ઞાન ઉત્તમ છે જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી કર્મના ફલનો ત્યાગ એનાથી તે કૃતાર્થ થશે એટલે લાભ અને હાનિ કે જય પરાજયમાં પણ એ એના ચિત્તની પ્રસન્નતા રહે છે અને કૃતાર્થ થાય છે અહીંયા અમૃત તરંગીણીકાર એમ કે છે અભ્યાસથી કે ચિત્ત આકર્ષણના રૂપથી અનુસ્મરણ આ અભ્યાસનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે અને જ્યારે અહીંયા એમ કે છે કે અભ્યાસ કરતા જ્ઞાન વધારે સારું જ્ઞાનથી ધ્યાન ઉત્તમ તો વ્યાખ્યાકાર એમ કે છે કે જ્ઞાનયુક્ત અભ્યાસ એટલે કે જ્ઞાનને છોડીને અભ્યાસ એકલો કેવળ અભ્યાસ ઉત્તમ નથી પણ જ્ઞાન યુક્ત અભ્યાસ એવી જ રીતે કેવળ જ્ઞાન નહીં પણ મારા સ્વરૂપનું અનુચિંતનાત્મક જે ધ્યાન છે એ એ વિશિષ્ટ છે એટલે ધ્યાન અભ્યાસયુક્ત ધ્યાન ઉત્તમ છે અને પછી આગળ એમ કે છે કે ધ્યાન એટલે કેવળ ધ્યાન નહીં પરંતુ જ્ઞાન અભ્યાસ ધ્યાન સહિત મારા માટે કર્મ એટલે મારા માટે કર્મ કર એ ઉત્તમ છે અને એ કર્મના એ પણ નથી તારાથી થઈ રહ્યું તો પછી તું જે કર્મફળનો ત્યાગ કરે છે એ એનાથી વધારે ઉત્તમ છે એનાથી મારી ભક્તિ સ્થિતિ રૂપા તને શાંતિ પ્રાપ્ત થશે એટલું અહીંયા સમજાય હા અહીંયા જે ભક્તિ યોગમાં શ્યામ બાબાએ કહ્યું છે ને એને પણ આટલા શ્લોકથી એ કરીને કહ્યું કે અર્થ ચિત્તમ સમાધાતુનથી કહ્યું કે તારી જે અસામર્થ્યતા છે ચિત્તને સ્થિર રાખવાની તો પછી અભ્યાસ યુક્તિ મને પ્રાપ્ત થાય એટલે શ્યામબાવા એમ કહેતી કે હજી તું ભક્તિને શરૂ કરે એને માટે હજી યોગ્ય નથી થયો એટલે તું પહેલા અભ્યાસ કર એટલે અભ્યાસ પણ એવો કે છે કે જે પરમાત્માની સામીપ્યનો અનુભવ કરાવે એવો અભ્યાસ કર જેવી રીતે તુલસીનો છોડ હોય એને આપણે ઘણા વખતથી જળનું સિંચન ન કર્યું હોય તો એ સુકાઈ જાય છે પણ જો એની જળ જો મજબૂત હોય તો એને જલના સિંચનથી એ ફરી ખીલી જાય છે એવી રીતે જે ભક્તમાં બીજભાવ છે ભક્તિનું તો એને આ પરમાત્માના સંજ્ઞા ચિંતનથી એને ભક્તિ સિદ્ધ થાય છે જે રાજાએ કહ્યું કે શ્રવણ કીર્તન આદિ નવધા ભક્તિથી એને એ સિદ્ધ થાય છે અને જે કર્મ તું કર્મ ફલનો અભ્યાસ તારા માટે છે તો કઠિન પણ મારા માટે પછી તું કર્મ કર મારી પ્રીતિ અર્થે કર્મ કરજો પણ પ્રીતિ અર્થે પણ કર્મ ન કરી શકે તો પછી એ કર્મફળનો ત્યાગ કર કારણ કે કર્મફળનો જ્યારે આપણે કર્મફલ જ્યારે આપણે વિચારીએ છીએ કે ફલ મને મળે એનાથી તો મનની વૃત્તિ દૂષિત થાય છે તેથી અભ્યાસ યોગ જો કઠિન લાગે તો તે મત કર્મ પરમો ભવ એટલે બધાની ચિંતા છોડ પણ કેવળ મારા માટે તું કર્મ કર એનાથી તું કૃતાર્થ થઈ એટલું અહીં સમજાયું હવે આગળ ભક્તિના સ્વરૂપનું વર્ણન કરે છે હવે અદ્વેષતા સર્વભૂતાના હા પ્રશ્ન હા એટલે અભ્યાસ કરતા જ્ઞાન વધારે સારું જ્ઞાન થી ધ્યાન અને ધ્યાનથી કર્મના ફલનો ત્યાગ તો કર્મના ફળનો ત્યાગ તો આપણે અંતિમ લીધું ને એટલે સૌથી જે સ્ટાર્ટ કર્યું ભગવાને પહેલો અનુકલ્પે બતાવ્યું કે અભ્યાસ યોગ કરવો અભ્યાસ પછી શરણાગતિની વાત આવી એના પછી જેમ કર્મફળના ત્યાગના મતલબ જે અગિયારમા શ્લોકમાં આપણે વાત સમજી કે સાધક ઉપાય ના કરી શકતા હોય તો બાધકોનો ત્યાગ કરો તો એને કેવી રીતે અહીંયા ઉત્તરોત્તર ઉત્તમતાની વાત એમ કેવી રીતે આવી એ તો કહ્યું પૂર્વ સહિત આ બધાની ઉત્તમતા છે એકલાની નહીં પણ જેમ જે વ્યક્તિ અભ્યાસ યોગી હોય તો એ વ્યક્તિ બાધકને તો છોડી ચૂકેલો જ હોય ને અંતિમ સૌથી વધારે ઉત્તમ અહીંયા બતાવ્યું કે કર્મફળનો ત્યાગ ઉત્તમ છે એવું છે કે અગર આપણે પ્રબલ સાધક ઉપાય કરી રહ્યા હોઈએ તો થોડું ઘણું બાધક આપણે ન છોડી શકીએ તો પણ ઓના બળથી માણસને લાભ થઈ જાય એટલે એકાદ બે પેરાસિટામોલ કે એવું લઈ લીધું હોય અને પછી આપણે રખડપટ્ટી કરવા નીકળી પણ જઈએ તો ચાલી જાય તાત્પર્ય છે એનું બલ છે ને આની પાસે તો કઈ છે જ નહીં બીજો ઉપાય જ નથી તો હવે તો કમસે કમ ગોદડું ઓઢીને સુતા બીજું શું થાય અહીંયા જ્ઞાન અભ્યાસથી જ્ઞાન વધારે સારું છે વાત ક્યાં આવી આ શ્લોકમાં આપણાના પહેલાથી હા જ્ઞાન જેનું ચિત્ત પરોવાઈ ગયું છે એની વાત પૂરી થઈ ગઈ પછી જે નથી પરોવી શકતા એના ઉપાય આવ્યા એમાં સમર્પણ આવ્યું સરળ હા જ્ઞાના ધ્યાનમ લેવાનું છે અરે સૌથી પહેલાથી કહ્યું ને અચિત્તમ સમાધાતું ન શક્નોષિ સ્થિરમ એ જે કહ્યું ને એ એ ધ્યાન છે એના પહેલા જે આવ્યું તે જ્ઞાન હતું એટલે અનુકલ્પ જ્યાંથી શરૂ થયા એના પહેલા બધા જ્ઞાનની વાત કરી છે અનુકલ્પ શરૂ થયા એના પહેલા જ્ઞાનની વાત હોય પછી એના પછી અમુક ડિસ્કસ કરે કરે હા હવે ભક્તના લક્ષણ અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર યો મદભક્ત સમે પ્રિય શ્લોકાર્થ સર્વ પ્રાણીઓનો અદ્વેષી મિત્ર કરુણાવાળો મમતા રહિત નિરહંકારી સુખ અને દુઃખમાં સમાન ક્ષમાવાળો નિત્ય સંતુષ્ટ યોગ આચરનાર ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર દ્રઢ નિશ્ચયવાળો જેણે મન અને બુદ્ધિ મારામાં પરોવેલા છે તેવો મારો જે ભક્ત હોય તે મને પ્રિય છે વિવેચન અહીંથી સાત શ્લોકથી એટલે તેરથી ઓગણીસ શ્લોક સુધી ભક્તના બત્રીસ લક્ષણો બતાવ્યા છે એ ભગવાનનો અનુગ્રહ અથવા પુષ્ટિ સૂચવનારા છે તે કહે છે એમાં પહેલું છે પ્રાણી માત્રનો દ્વેષ ન કરે જે અદ્વૈષા કહ્યું ને એમાં પ્રાણી માત્રનો મિત્ર અથવા ભક્તોનો મિત્ર પ્રાણી માત્ર પ્રતિ કરુણાવાળો અથવા જેઓ ભક્ત નથી તેઓના પ્રતિ તેઓનું સંસાર સંબંધી દુઃખ જોઈ કરુણાવાળો મમતા રહિત એટલે નિર્મમ પોતે ઉત્તમ છે એમ અહંકાર રહિત નિરહંકારી સુખ અને દુઃખ જેને સમાન છે તે સમ દુઃખ સુખ દુષ્ટ લોકો અપમાન કરે તો પણ તે સહન કરી ક્ષમા કરનાર એ નિરંતર સંતુષ્ટ રહેનાર ભગવાનની સેવામાં ઉપયોગી જે દ્રવ્ય જેવી રીતે પ્રાપ્ત થાય તેનાથી સંતોષમાં રહેનાર એ નિત્ય સંતુષ્ટ યોગ આચરનાર એટલે મારું સદા ચિંતન કરનાર ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર ભગવાનની સેવામાં જેનો દ્રઢ નિશ્ચય છે તેવો તે પણ માત્ર બહારથી જ એવો નિશ્ચય રાખનાર નહીં પરંતુ મન અને બુદ્ધિ પણ જેણે મારામાં પરોવેલા છે તેવો મારો જે ભક્ત છે તે મને પ્રિય છે અહીંયા માત્ર બહારથી એટલે તનુ આદિ લીધા છે કે બાહ્ય જે ઇન્દ્રિયો છે એનાથી જ નહીં એ વલ્લભજીએ કહ્યું છે કે તનુ આદિ એ બહારથી અને અભ્યંતર જે છે તે મન અને બુદ્ધિ જેણે મારામાં પરવેલા છે તેવો મારો જે ભક્ત છે મને પ્રિય છે જે મારો ભક્ત એમ અહીં ભગવાને મારો ભક્ત જે પદ કહ્યું છે એનાથી અહીં પુષ્ટિ ભક્તના જ ગુણો કહેલા છે કારણ કે ભગવાનને પ્રિય થવું કે તે કોઈ પોતાના પ્રયત્નથી કરી શકતું નથી ભગવાન જેનું વરણ કરે તે જ ભગવાનને પ્રિય થઈ શકે આ પુષ્ટિ માર્ગ પ્રવાહ માર્ગથી બહુ જ ભિન્ન છે પ્રવાહ માર્ગ સાધારણ છે સર્વ સામાન્ય જીવો પ્રવાહ માર્ગમાં છે પરંતુ ભક્તિ માત્ર ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત હોવાથી પુષ્ટિ માર્ગથી બહુ જ વિલક્ષણ છે ન તો હું વેદોથી કે ન તપથી એ આગળના અધ્યાયમાં ત્રેપન ચોપનના શ્લોકમાં આવી તે પ્રમાણે વેદ માર્ગ અથવા મર્યાદા માર્ગથી પણ આ માર્ગ ઉત્તમ છે આ સર્વ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જોવું એટલે અહીં આ બે શ્લોકથી ભક્તના લક્ષણો બતાવ્યા છે એમાં આ બે શ્લોકમાં બાર લક્ષણ છે બાર લક્ષણમાં જે ભગવાન એમ કહે છે કે જે મારો ભક્ત જે છે એ અહીંથી એ શબ્દથી એ પદથી જ પુષ્ટિ ભક્ત છે એવું એવું જણાવે છે કે જે આવા આના પર પ્રભુએ અનુગ્રહ કરેલો છે એટલે કે ભગવાન જેને પ્રિય થવા પ્રિય થવું એ કોઈ જીવના જીવની સાધનાથી પ્રિય નથી કરી શકાતા પ્રભુને પણ પ્રભુ ઈચ્છે તો જ એની પ્રિયતા એ પ્રાપ્ત કરી શકે છે એટલે કે વરણથી અને અહીંયા જે પુષ્ટિ માર્ગ જે કહ્યું છે એટલે કે જે યો મદ ભક્ત યુતિ રણાત એ એ જે વચન છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા માર્ગમાં એનાથી એ વચનથી જે સિદ્ધ થાય છે કે સર્વત્ર ભક્તોની શાસ્ત્રોમાં ભક્તિની ઉત્કર્ષતા બતાવી છે અને પુષ્ટિ માર્ગ મર્યાદા અને પ્રવાહ માર્ગથી ભિન્ન છે અને ભક્તિ માર્ગની ઉત્તમતા બતાવી છે એ રીતે અહીંયા બોલી કહી રહ્યા છે એટલે નાહમ વેદેના તપતાથી એમ પણ કહ્યું કે વેદ માર્ગ અને મર્યાદા માર્ગથી પણ આ ભક્તિ માર્ગ ઉત્તમ છે હવે અમૃત તરંગીણીકાર અહીંયા જે અદ્વેષ્ટા છે એનું એનું એનું એવી રીતે બતાવે છે કે આધિત્ય આદિ દર્શન એટલે કે જ્યારે કોઈ પરનો ઉત્કર્ષ જુએ તો એને એના પ્રત્યે માત્સર્ય થાય તો તેનાથી રહિત એ રીતે કહી રહ્યા છે અને કરુણ કરુણથી એમ કહી રહ્યા છે કે ભક્તિ રહિત છે જે જીવ એટલે કે સંસારમાં જ સંસારના દુઃખથી એવો એ પીડાઈ રહ્યો છે તો એવાને ઉપદેશ આદિ દાન કરવું જોઈએ તો એ કરુણાવાન છે એવો અહીંયા ભક્તની વાત કરે છે અને એ વકારથી એમ કે છે એ કદી પણ કઠોર નથી બનતો આ ઉપદેશનું દાન કરવામાં પણ એ કરુણાવાન રહે છે અને કઠોર નથી બનતો નિર્મમ એટલા માટે કહ્યું છે કે જે ઉપદેશ દાન કરી દે છે તો ત્યાર પછી એને મમત્વ રાખવું જોઈએ એટલે મમત્વ ન રાખવું જોઈએ કારણ કે જ્યારે એ ઉપદેશ દાન આપે તો એને કદાચ એવું થાય મનમાં કે મને કંઈક પ્રશંસાના બે શબ્દ છે એવું મને સમજાય છે જે એટલે મમતા રહિત રહેવું અને નિરહંકાર થી એમ કે છે કે પોતે જ્ઞાની છે ઉત્તમ છે તો એ રીતે અહંકાર રહીત રહેવું અને સમ દુઃખ સુખમાં દુઃખ સુખમાં એવું કહે છે કે જે વિયોગ અને સંયોગ પ્રભુ પ્રત્યે થઈ રહ્યો છે તો એમાં પણ એ સમ રહેશે એ વિયોગમાં એકદમ એ નથી થઈ જતો ઉદ્વેગ વાળો કે નથી એ સંયોગમાં એકતો ખર્ચ વાળો થઈ રહ્યો આટલું અહીંયા આમાં બતાવ્યું સંયોગ વિયોગ માટે જે વાત કીધી ને થોડું કન્ફ્યુઝિંગ છે એટલે જેવી રીતે સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુ જે વાત કહે છે કે વિકલ્પ થઈ જવું અસ્વસ્થ થઈ જવું એ તો આવી અવસ્થામાં ભક્તના ગુણો છે કે ભક્તના લક્ષણ છે તો પછી સંયોગ સંયોગ અને વિયોગની અવસ્થામાં સમાન રહેવાનું શું મતલબ એટલે વિયોગમાં એ જાતના વિરહનો અનુભવ થયો એને તો ત્યાં ફલ બતાવ્યું છે ને એને મહાપ્રભુજીએ સહજ ગુણો બતાવ્યા છે તો આ કેવી રીતે અહીંયા નથી સમજાતું આ લક્ષણ એટલે લૌકિક સુખ દુઃખ માં સમાન હોવું એનો અલગ વાત છે પણ પ્રભુ સંબંધી હોય એમાં તો દુઃખમાં વિકલ્પ આવવી ને સંયોગમાં આનંદ આવવો એ તો બધું હોવું જોઈએ એટલે વિયોગના કાલમાં ભગવાનમાં દોષ ન જોવા એ અર્થમાં લઈ શકાય ભગવત ઈચ્છા માનીને વિપ્રયોગ પ્રદાન કરવાની પ્રભુની ઈચ્છા છે એવું માનીને ધીરજ રાખવી વિકલતા અસ્વસ્થતા આવે તો આવા જેવી પર જેમ અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિરતામ સુખમ એમ જેમ ત્યાં કહ્યું છે વિયોગને કારણે ચિત્તમાં સેવા કરતા ન રહી જાય અથવા ભગવાનમાં દોષ દર્શન થતા થઈ જાય ઉપાલંબ વગેરે ગુને આપતા થઈ જઈએ તો એ ઠીક નહીં એવું આમાં નથી થતું જે ઉત્તમ ભક્ત છે એટલે લીલા લીલાકાલમાં તો ભક્તોમાં એ બધું જોવા મળે છે અવતાર કાળમાં નિર્ગુણ ભક્ત છે જે એ અવસ્થા ઉપર પહોંચ્યો છે એની અંદર આ ચિહ્ન ના આવે એમ પછી હવે હા આગળ જી જી જી કરી છે મારો અવાજ અમૃત એકદમ કાળ આગળ કહી રહ્યા છે ચૌદમા શ્લોકના જે લક્ષણો છે ને એમાં સંતુષ્ટ સંતુષ્ટથી એમ કહી રહ્યા છે કે નિરંતર હૃદયમાં સ્થિત જે મારું સ્વરૂપ છે એના એ એના એમાં એ સદા આનંદમાં રહેશે એ રીતે સદા સંતુષ્ટ છે અને દ્રઢ નિશ્ચયથી એમ કે છે કે જે કામ આદિને આદિ દ્વારા એ પોતે અપરાજિત છે અને મારા મારા દ્વારા એની એ મારું પરીક્ષિત છે એટલે કે જ્યારે દુઃખમાં મેં એની પરીક્ષા કરી છે ત્યારે પણ એ વિચલિત નથી થયો અને સર્વ કાર્ય કરવા માટે સમર્થ છે આ રીતે મારામાં એની બુદ્ધિને સમર્પણ કરે છે અને સમદભક્ત ભક્ત મેં પ્રિયથી એમ કહે છે કે તે સદા મારી આજ્ઞાનું જ પાલન કરે છે આવો ભક્ત મને પ્રિય છે એવું અહીંયા કહ્યું છે અને શ્યામ બાવાએ એવું કહ્યું છે ભક્તિ યોગમાં કે આપણો જો અદ્વેષ અદ્વેષીમાં એ તો એ એ જે નાનુલાલ ગાંધીએ કહ્યું એ જ કે છે કે અરે અમૃત તરંગીની તારે કે અધિક ઉત્કર્ષ કોઈનો હોય છે તો એના પ્રત્યે આપણે દ્વેષ ન રાખવો જોઈએ અને મૈત્રીમાં એમ કે છે કે જો આપણે આપણા મિત્રને જો ખાડામાં ના પડવા દઈએ તો પછી જગતમાં જે કંઈ છે એ બધાની સાથે મિત્ર ભાવ રાખવો જોઈએ અને જે આપણાથી ભગવત ભક્તિને લાયક એટલે થોડો ઉત્કર્ષ એનો સાધી ન શકતો હોય આપણી સમાન એટલે કે થોડી નીચી કક્ષાનો લાગે તો એના પ્રત્યે કરુણાવાન રહેવું જોઈએ પછી આ આ બે લક્ષણ કે છે તો શ્યામબાવા એમ કે છે જ્યારે મૈત્રીને કરુણા રાખવી એમ બરાબર છે પણ એ એટલી બધી પણ વધારવી ન જોઈએ કે જે ભક્તિમાં બાધક થાય એટલે એ રીતે નિર્મમ અને નિરહંકાર રહેવું અને કોઈક વાર સુખની અનુભૂતિ થાય તો કોઈ વાર દુઃખની પણ એમાં પણ સમ રહેવું જોઈએ અને ક્ષમાનો ભાવ લાવવો જોઈએ એટલે આ બે જે સહન કરવાની શક્તિ હશે તો જ આગળ જે બીજા લક્ષણ કયા સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા દ્રઢ નિશ્ચય તો જ એ એને પણ પાર કરી શકશે આ રીતે અહીંયા શ્યામબાવા થઈ રહ્યા છે હવે પંદરમો શ્લોક છે યસ્માત નો દ્વિજતે લોકો લોકાત નો દ્વિજતે હર્ષામર્ષ ભયો દ્વેગર મુક્તો યહ સચ જેનાથી લોકોને ઉદ્વેગ થતો નથી અને જેને લોકથી ઉદ્વેગ થતો નથી અને જે હર્ષ ક્રોધ ભય અને ખેદથી મુક્ત છે તે મને પ્રિય છે તેરમું લક્ષણ બતાવે છે ભક્તનું જે સદા સેવામાં પરાયણ હોવાથી તથા પ્રાણી માત્રનો મિત્ર અને કરુણાવાળો હોવાથી જેનાથી લોકોને ઉદ્વેગ થતો નથી અને તે પોતે લોકોને સંસારમાં મચી રહેલા જોઈને એમનાથી ઉદ્વેગ પામતો નથી પરંતુ સેવા વિગેરે પોતાના ધર્મમાં નિષ્ઠા રાખે છે અને જેને પોતાની ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થવાથી હર્ષ થતો નથી ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત નહીં થવાથી ક્રોધ થતો નથી કોઈ સ્થળેથી ભય અથવા ચિંતા પ્રહલાદની પેઠે થતા નથી તેવો મારો ભક્ત મને પ્રિય છે એટલે અહીંયા બીજા બે લક્ષણ જે બતાવ્યા તેરમો અને ચૌદમો એમાં કહે છે કે જે સદા સેવામાં પરાયણ જે આ ભક્ત છે એનાથી લોકો એનાથી ઉદ્વેગ નથી પામતા કારણ કે એ સેવામાં પરાયણ છે મિત્ર છે પ્રાણી માત્રનો અને કરુણાવાળો છે અને જે લોકો સંસારમાં મચી રહ્યા છે એનાથી આ ભક્ત પણ ઉદ્વેગ પામતો નથી પરંતુ પોતાના ધર્મમાં જ નિષ્ઠા રાખે છે જ્યારે એને ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય છે તો હર્ષ નથી થતો અને ન પ્રાપ્ત થાય તો ક્રોધ નથી થતો એટલે જ્યારે પણ પ્રતિકૂળ ઉદ્વેગ કે એવી પરિસ્થિતિ હોય ત્યારે પણ એ ચિંતા રાખતો નથી પ્રહલાદની જેમ જેમ હરિણ કશુકુ એને બહુ જ ભય બતાવ્યો હતો પણ છતાં પણ એને પ્રહલાદને એવું જ હતું કે ભગવાન મારી રક્ષા કરશે એટલે એમને ચિંતા નથી કરી તે સમયે પણ એટલે એવો ભક્ત મને પ્રિય છે એમ કહી રહ્યા હવે અમૃત તરંગીણીકારમાં એમ કે છે કે નો કે લોકો એનાથી એમ વાત કરે છે કે જે ધ્રુવ છે ધ્રુવવાદીએ સકામ તપ કર્યું હતું એટલે સકામ ભજન કર્યું હતું તો એ એમ કહી રહ્યા છે કે લોકનો ક્લેશમ ન આપનોતી એવી રીતે આ ભક્ત લોકને ક્લેશ આપતો નથી એટલે જે જે મને આ નથી સમજાયું અને લોકાથી પણ અમૃત તરંજિણીકાનો ભાવ મને નથી સમજાયો બરાબર અને હર્ષથી એમ કે છે કે જ્યારે ઈષ્ટ વસ્તુ પ્રાપ્તિ થાય છે ત્યારે તો એ હર્ષ નહીં કરવો જોઈએ પણ એટલા માટે કે કે સર્વત્ર ભગવદ બુદ્ધિ રાખવી જોઈએ તો એ સદા હર્ષમાં જ રહેશે અને અમરથી પરનો ઉત્કર્ષ સહન અને અસહિષ્ણુતા એમ કે છે તો એને એનાથી એ કેવી રીતે થશે તો સર્વત્ર એને ભગવદ લીલાનું જ્ઞાન હશે તો એ અમરસિંહ પણ જીતી જશે એમ અને ભયને ત્રાસ એટલે કે ભગવદ્ જ્યારે રક્ષણ કરે છે પ્રહલાદનું એવી રીતે સામર્થ્ય ભગવાનમાં છે એવું જ્ઞાન વાળો થાય છે એટલે એ કોઈ સ્થળે એને ભય કે ચિંતા નથી થતા અને ભગવાન ને અવો ભક્ત પ્રિય છે એટલે જોશું અમૃત કારમાં એવું કહ્યું છે કે ધ્રુવાદિવત સકામ ભજનાદિના લોક ક્લેશમ ન આપનોતી એટલે ધ્રુવ આદિની જેમ સકામ ભજન વગેરેથી લોકને ક્લેશ નથી થતો એમ કહ્યું છે જે નથી સમજાય એટલે યસ્માત નો દ્વિજતે લોકો જેના કારણે લોક માં ઉદ્વેગ નથી થતો તો ધ્રુવજી નો જે દ્રષ્ટાંત છે એ તો લોકમાં ઉદ્વેગ કરાવનારું છે ને એમણે ઉગ્ર તપસ્યા કરી એ શેના માટે કરી અગર ભક્ત હોત શુદ્ધ તો ઠીક છે પ્રભુની ઈચ્છા નથી કે પિતાના ગોદીમાં એ બેસી શકે કે પિતાને ઉત્તરાધિ તરીકે એમને રાજી મળી શકે તો જવા દો ઘરમાંથી થોડા કાઢી મૂકે છે એમ કહી અને પોતે શાંત રહ્યા હોત પરંતુ એમણે ઉગ્ર તપસ્યા કરી એ હક પ્રાપ્ત કરવા માટે તો એ ઉદ્વેગજનક છે અને એને જો બીજી રીતે દૃષ્ટાંત લેવું હોય તો એમ પણ લઈ શકાય કે માતાની પાસે એમણે જઈને એને પોતાનો ચિત્તમાં ઉદ્વેગ છે એ વ્યક્ત કર્યો પણ પિતાને કે એનો જે ભાઈ છે શું નામ હતું એનું ઉત્તમ ઉત્તમ તો એની સાથે કોઈ લડાઈ ઝઘડા કે ક્લેશ ન કરીને એમણે કેવલ પ્રભુ સ્મરણ કર્યું બે રીતે આ વાતને લઈ શકાય હવે આમાં એમનો આશય ધ્રુવજીની પ્રશંસામાં છે કે આલોચનામાં છે એ ધ્રુવાદિવત એ સ્પષ્ટ નથી થતું પણ જો પ્રશંસામાં હોય તો આ રીતે નિંદામાં હોય તો રીતે ધ્રુવજીનું કોમ્પ્લિકેટેડ એટલે એમને ભક્ત કેવા ઠાકોરજીનું પ્રાપ્ત પણ થઈ જવું એટલે અર્થાર્થી ભક્ત તરીકે આમ જગ પ્રસિદ્ધિ એવી રીતે છે અર્થાર્થી ભક્ત એવું ને તો આ જ હતું પણ ભગવાન પ્રગટ થઈને આપ્યું પણ ભગવાનને વાંધો થોડો કોઈ પણ જાતનો આવે વાંધો નહીં પણ આવી સકામ ભક્તિ કરી એ સાક્ષાત પ્રભુનું પ્રગટ થઈને એમને ફલ આપી પણ દેવું મૂળ વસ્તુ એમાં એમની જે અવસ્થા છે ને એ દ્રષ્ટિમાં લેવાની છે બાલક એટલે જે કોઈ વ્યક્તિ પરિપક્વ હોય અને એ અન્ય સાધન કરવા સમર્થ હોવા છતાં પણ ભગવાનના માથે પડતો હોય તો એને એ રીતે એનું મૂલ્યાંકન થાય અને બાળક તો સ્વભાવ છે જ એનો કોઈની પાસે પણ માંગે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો એની પછી ઉત્તમતા થઈ શકે એટલે એમનો ઉત્તમાધિકાર છે તો પછી ભગવાન પાસે માન ગમે ત્યાં તું ના શું થઈ બત્રીસ લક્ષણ થઈ ના જીજી આમાં તો ચૌદ જ થયા છે અને આગળ શ્યામબાવાએ સંક્ષિપ્તમાં હું એક એક શ્લોક તો નથી છૂટો પાડી શકતી પણ એટલું મને સમજાયું કે સંભળાય ભક્તિના ભક્તિના ઉપાયના સ્વરૂપમાં જે કહ્યું છે કે અભ્યાસ જ્ઞાન અને ધ્યાન એ અહીંયા મુખ્ય કયા છે પણ જો તું એમાં અસમર્થ હોય તો જે તું અત્યાજ્ય કર્મ છે એ ભગવાન એટલે કે મારા માટે જ કરે પણ ભગવાનની લીલામતીથી એટલે કે લીલાના શ્રવણ આદિથી જ જે અભ્યાસ આદિ તને સિદ્ધ થશે એનાથી તું ઉત્તમ ભક્તિ પ્રાપ્ત કરીશ એટલે અહીંયા જે ભક્તના જે ચૌદ લક્ષણ બતાવ્યા એમાં એમાં જે તેરમા શ્લોકમાં જે તેરમા શ્લોકમાં અદ્વેષતા સર્વભૂતાના મિત્ર કરુણ એવ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ અને ક્ષમી અહીંયા સુધીના જે બતાવે ને એ અભ્યાસના ઉપાયરૂપ જે આગળ કહ્યું કે હેતુ સર્વાણી કર્માણીથી મુખ્ય કલ્પ બતાવીને જો એ એ તારાથી ન થાય તો એક પછી એક અનુકલ્પ બતાયા એમાં જ્યારે એમ કીધું કે અભ્યાસ તો અસમર્થ તો એ અભ્યાસના ઉપાય રૂપે અહીંયા આટલા ક્ષમી સુધીના એ બતાયા લક્ષણો ભક્તના અને ત્યારબાદ સંતુષ્ટ જે છે જે મયર્પિત મનોબુદ્ધિ ત્યાં સુધી જ્ઞાનના ઉપાય બતાવ્યા છે એટલે એ જ્ઞાનના ઉપાયના અંગ પ્રમાણે કયા છે અને ધ્યાન ધ્યાનકાલમાં એમ કહ્યું છે કે તારે અન ઉદ્વેગ રહેવાનું છે અને હર્ષ અમર્ષ ઉદ્વેગ ભય એનાથી મુક્ત તું રહીશ ત્યારે જ તને ધ્યાન સારી રીતે થઈ શકશે એટલે આ રીતે અભ્યાસના જ્ઞાનના અને ધ્યાનના ઉપાય રૂપ અહીંયા આ ચૌદ લક્ષણોને વિભાજિત કર્યા છે હવે એને પ્રત્યેક સાથે આપણે કઈ રીતે જોડી સમજી શકીએ ઉપાય તરીકે એ થોડું વિચારવું જોઈએ કાલે કરજો ચિંતન કરીને હવે અહીંયા આગળ છે મૈત્રી રાજા नारायणप्रसाद जाधव श्लोक रीतिवर भले प्रणाम जी गीता प्रसिद्ध